જાણો કે ગુરુમાં ધ્યાન લગે તમે જે છો એ બોલો તો કરવું જે તમે છો એ બોલો તો કરવું જે નથી તે તમે બોલો અત્યારે કોઈ બેન છે ઇન્દિરા જેવી દેખાતી હોય અને અહીંયા પ્રધાન થયું કે પકડતા પછી એને કર્મ ભોગવો પડે એવી રીતે તમે હું તનક છું તમે જે છો એ જાણતા નહીં હોવાથી તમે શું કહો છો દેવી તનક નોટ આય તમે તરફ છો કે તમારું નામ તરફ છે શું છો પણ મારું નામ સનત છે મારું નામ સનત છે આ બે મારું મારું કહેનારા આ હાથ મારા છે પગ મારા છે આ પેટ મારું છે વાંચો મારે છે કાન મારા છે નાક મારું છે હું માઇન્ડ છું એવું કહો છો માઇન્ડ મારું છે એવું કહો છો શું કહો છો માઇન્ડ મારું છે તો તમે માઇન્ડ ના મારી તો તમે બુદ્ધિ બુદ્ધિ હું શું બોલું છું બુદ્ધિ મારી જેવું બોલો છો હું બોલું છું તો તમારી બુદ્ધિ બુદ્ધિ ના મારી તમે પછી ચિત્ત તમારું છે તમે પોતે ચિત્ત છો તમારું ચિત્ત છે એટલે તમે ચિત્તના માલિક ઇગોઇઝમ તમારો કે તમે ઇગોઇઝમ છો મા egoism up down up down શું કહ્યું તમે કોણ છો ના માલિક ને આ ચિત્તના માલિક ના માલિક કોણ છો કહો તો ખરા આ ના માલિક એ બોલો ત્યારે તમને કર્મ ના બંધ અને જે નથી એ બોલો છો ને આરોપ લાગે છે આરોપ નામું પડે તમે સમજાય જાતિ કર્મ છે સાથી કર્મ હું સરસ વેચી ગઈ છું હું સરસ છું સરસ છું એક ડ્રામેટિક બોલવામાં આવતો નથી પણ તમે તો બસ તનાસ છો તમે શું છો અને ભાઈ નો ધણી નહીં રાઈટ અને પછી ડ્રામામાં ફરતું એ ફરે અને પીંગળા તે પછી દાણા પૂરો થાય પીગળાને કઈ ઘેર આવે હેડ શું કહો બરોબર ના આવે અને જાણવાનું છે એની કોઈ હટાવો ના હોય તમને ના ગમે વાત ગમી નહીં વાત આ ધામા છે લિવર ઇઝ ધામા ઇઝ ડ્રામા છે પણ આ ડ્રામા કરતા આવડે નહીં એમ દુસવા દે પણ વાત છે અને બાળકોને ધર્મનું અને બીજું કે મા બાપને પોતાને પણ ધર્મ સમજાયો નથી તો એનો ઉકેલ બાળકો સાથે કઈ રીતે લાવો બાળકનો પોતે એક તો પોતે સંસ્કારી થવું જોઈએ બાળકોને આપડા વગર બાળક ને ગમે નહીં એવું નથી બે બાળક હોય એમની એવું કરવું જોઈએ અને મમતા તો ચડે નહીં પછી માણસ નું પછી આવરણ ફરી ગયું છે ને પછી તારા તારો વિચાર રહેતો આ હિતકારી હિતકારી તો ભાગ રહેતું નથી મોટું ભાર આવરણ એટલે ગાંધી તે બદલ આપણે પણ ચેતતા રહેવું જોઈએ આપડે એના લડાઈ આપણે જઈએ ના કાઢીએ છે એટલે બધું પોતે તૈયાર ન હોય તો બધું આગળ હું હું કોઈ પણ ના હોઉં લક્ષ્મી નો વિચાર અમને લક્ષ્મી અડીએ નહીં અબધો વિચાર મારે નથી અમારે આપી દીધા એટલે તમારે સંયમ આવવું છે બંને એ ભોગ ના એટલે એમનો કહેવાનો પ્રશ્ન એવો છે અહીંયા જે ભાષા જે અંગ્રેજીમાં એ લોકો શીખે છે એ કારણથી જે પ્રશ્ન થાય છે એ લોકો ધર્મમય કઈ રીતે થઈ શકે બાળકો નાનપણથી પેલો અંગ્રેજીમાં ને શીખે એટલે આ આપણો ધર્મ છે એ એ લોકોને શીખવા માટેનું આપણું ભાષાનું માધ્યમ એમની પાસે રહેતું નથી તો એ પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરો લોકો લોકો મોડી વાળા ગુજરાતી શીખવા આવ્યા ગુજરાતી શીખે વિજ્ઞાન સમજ્યો આ વર્ણનું મારે અજાય વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન આખા વર્લ્ડ કલ્યાણકારી છે સમજે અવિરોધાભાસ છે સિદ્ધાંતિક છે બુદ્ધિ ને ગાંઠતું નથી બરોબર બુદ્ધિ થાય બુદ્ધિ ના પરિબળ વાળી જોડાયા દૂર ભરી કઈ નથી વિજ્ઞાન પણ આ પ્રશ્ન તો અમારો પણ નથી મુંબઈમાં તમે જુઓ તો સિત્તેર ટકા જૈનોના બાળકો અંગ્રેજી અંગ્રેજીમાં શીખે છે એટલે આપણે ભારતમાં પણ મુંબઈમાં જોઈએ તો સિત્તેર ટકા જૈન ના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમ માં ભણે છે અંગ્રેજીમાં જ ભણતા હોય છે આપણા દેશમાં પોતપોતાના સુધારો માર્ગે બીજો આપણે તો પહેલેથી આવું ચાલે છે હા મારીના તમને આવું પોતાની પોતાનું સુધારવું પોતાના માટે જે જોખમદારી છે એથી સમજી ગઈ સનતભાઈ સનતભાઈ નું એવું કેવું છે કે બધા જૈનો ને દાદા નું કઈક દાદા નું કઈક વાણી એવી મળે કે જેથી કરીને એમના જીવનમાં પરિવર્તન આવી જાય આપનું જ્ઞાન બધાને અહીંયા અમેરિકામાં આપણે ફરી આવે ત્યારે કે છે હું બધાને ભેગા કરીશ ત્યારે આપ એવું કઈ જ્ઞાન બધાને આપો કે જેથી કરીને બધાને જીવનમાં પરિવર્તન થઈ જાય ઘણા ભાઈ ભેગા થઈ ગયા ઘણા માણસ એવું સુધારા માટે આ સ્કૂલે કોલેજ વધો અને ત્યાં આગળ વ્યવહાર ઉપર વ્યવસાય કરો તો બધું આપણે ઇન્ડિયા ત્યાં શું કરાય ત્યાં થોડા વ્યવહાર હોય તો ફરાર પર જેથી આપણે ઇન્ડિયન ભૂલ ભરે પણ કઈ ભરે દાદા બધા જે ધર્મના આપણા જુદા જુદા ધર્મો છે જૈન ધર્મ હિન્દુ ધર્મ પછી શીખ લોકો બીજો ધર્મ માને છે તો બધા જે બાળકો તમારો તમારો જે આદેશ લે તો એ લોકો કયો ધર્મ માનશે એટલે બધા જુદા જુદા ધર્મના લોકો બાળકો બધા શીખ ધર્મ જૈન ધર્મ વૈષ્ણવ ધર્મ એ બધા જૈન ધર્મ એવા બધા ધર્મોના બધા તમારી પાસે આદેશ લે જ્ઞાન લે તો પછી બધા કયા ધર્મને માનશે પછી પછી પછી બધા જૈન ધર્મ પાળશે તો એક આત્મધર્મ જ થઈ જાય છે ને પછી તો એક આત્મધર્મ માં જ આવી જાય છે ને સ્વધર્મ માં હા આત્મધર્મ પણ આત્મધર્મ વ્યવહારમાં તો આ અમે જે જ્ઞાન આપીએ ને એ તો ઘર ધર્મ થઈ જાય પણ છતાં વૈષ્ણવ હોય તે દેહાતમાં આવે ત્યાં જાય આ લોકો દેહાતમાં આવે ત્યાં જાય બધે જાય અહીં નિષ્પક્ષ આપીએ એટલે કોઈ નથી ફરજિયાત નહીં કરતી જેને જ્યાં નો અમારે આખું આખું આ કન્વિટેશન કાયદો નો કાયદો નથી કાયદો હોય ત્યારે એક જ કાયદો પરમ વિનય પરમ વિનય આ પુસ્તક માં તો કિંમત શું લખી છે વાંચી રહ્યો છે પરમ વિનય ને હું કઈ જાણતો નથી આ પુસ્તક વેચાય નહીં આ પુસ્તક આપ એટલે અમૂલ્ય વસ્તુ એક પુસ્તક વેચાય જરા free the definition of religion? ધર્મની વ્યાખ્યા શું છે ધર્મ એટલે ધર્મમાંથી વિચાર કરવો ધર્મ અધર્મને ઘટેલો એનો ધર્મ એ બધું ધર્મ એના જીવનમાં રોજ ધર્મ પાડી શકે ખરો દરેક માણસ એના જીવનમાં ધર્મ પાડી શકે ખરો રોજ પાડે છે આ સમજેડ લીધે નથી પાડતું ધર્મ હેલો છે અધર્મ છે ત્યાં સુધી ધર્મ થઈ ગઈ એટલે વિજ્ઞાન થાય ઇન્સ્ટ્રક્શન આપવા છે ત્રિવેદી રાત્રે પ્રકારના કોઈ પણ જાતના ખુલાસા કરી આધ્યાત્મિક સ્ટેટ સુધી સંપૂર્ણ વાત કરી શકાય જે દીકરી ખુલાસા કરી છે આપણે બધા ખુલાસા કરીએ ને મન થોડું ઘૂંટાયેલું હોય ખુલાસો કરીએ એટલે પછી અમારે આગળ ચાલુ થાય પાછું મને ફરી ગુચવાયા ના કરે વડોદરા લોકોને પહેલો પ્રશ્ન આપણે ટેનેસીમાં પૂછેલો એવો કે ચિંતાઓને મુક્ત કેવી રીતે કરવી ટેનેસીમાં પહેલો પ્રશ્ન કરે તો ભાઈઓએ કે ચિંતાઓને મુક્ત કેવી રીતે કરવી ચિંતાઓથી મુક્ત કેવી રીતે થવું કોઈ પણ માણસે ચોરી કરી હોય કે કઈ ગુનામાં આવેલો હોય ચિંતામાં હોય કે ના હોય ત્યાં ગુનામાં છે ત્યાં ઓલી ચિંતા છે ગુના ગુના બંધ થઈ જશે ચિંતા નહીં થાય ગુનો આપનું શું નામ તમારું મહેશ મહેશભાઈ મહેશભાઈ હું મહેશભાઈ છું એ ગુનો તમે ખોટું માની લો છો હું મહેશભાઈ જ છું એ ગુનો છે તમે જે છો એ જાણતા નથી અને નામ નામ ને તમે પકડ્યો છો હું જ છું આ નામ હતું ઓળખવાનું સાધન હશે આ બોડી ને ઓળખવાનું સાધન કે ભાઈ આ કોણ શક્તિ મહેશભાઈ પણ તમે જુદા મહેશભાઈ જુદા મહેશભાઈ તો તારું તમારું નામ છે તમે પોતે મહેશભાઈ નહીં માય ને બી જ મહેશભાઈ તો માય કે આઈ કોણ ચિંતા મટે ને હાજી ભાઈ પૂછે છે એ સાત્વિકતા કેળવી કઈ રીતે એ સાત્વિકતા કેળવી કઈ રીતે સાત્વિકતા આપે કહ્યું ને તો એ કેળવવું કઈ રીતે હું કોણ છું એ જાણવું જોઈએ ને જો મહેશભાઈ મહેશ મારું નામ છે તો હું કોણ છું આ બધાનો માલિક હું કોણ છું આ શરીરમાં આ શરીર મારું પગ મારા માથું મારું કે છે નામ પણ મારું કે છે મન મારું બુદ્ધિ મારી ચિત્ત મારી અહંકાર મારું એમ કે છે અહંકાર એ મારો કે એ કોણ છે એને ઓળખો ના જોઈએ એ તમે છો તમે જ છો એ પણ ઓળખશો નહીં લોકોએ માન્યું શિવમય શિવમય શિવ ચંદુલાલ શ્રી ચંદુલાલ બસ નામ પચાલ્યા એનો ગુનો આરોપિત એ ગુનો બંધ થઈ જાય એ સજા ને પછી કશું ના થાય નહી તો બીજો ઉપાય કરવો હોય તો ઉપાય શાંતિ રહ્યા કરે થોડી થોડી ઉપાયથી પણ કાયમ નહીં ના જાય પેલું કાયમ નું જાય તમારે કાયમ નું ગમે કે પેલું શાંતિ થોડી થોડી રહે એવું કાયમ નું કાયમ નું જોઈએ કાયમ નું તમારી જોડે થોડું તમે લાભ લઈ લો ત્યાં બને ચિંતા થાય જોખમદારી અમારી આજ્ઞા પાડો એવું આ વિજ્ઞાન છે તમારે કોઈ પૂછવું હોય શું સવાલ પૂછી શકાય અમારા જેવા આપના જેવા જ્ઞાની માણસ ને અમારા જેવા સામાન્ય લોકો શું પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન ગોચવાળા હોય તે આપણને ગોચવાયેલા હોય તે પૂછે કે આવું આ ગોચામણ કેમ આવે છે આમ કેમ થાય છે એનો એનો જવાબ હું આપું એનો ઉપાય કઈ બચડે સવાલ એટલો જ કે સર્વ જીવની ચિત્ત શાંતિ ક્યારે થાય સર્વ જીવની હા સર્વ જીવની ભાઈ કે છે સવાલ એટલો કે સર્વ જીવની ચિત્ત શાંતિ કેવી રીતે થાય ચિત્ત શાંતિ ચિત્ત શુદ્ધિ કરવી પડે ચિત્ત શુદ્ધિ કરવી પડે ચિત્ત શુદ્ધિ કરવા માટે જે અત્યારે તમે જે છો એ તમારું મૂળ સ્વરૂપ શું છે જાણે તાર ચિત્ત શુદ્ધિ થાય મૂળ સ્વરૂપ હું કોણ છું એવું રિયલાઇઝ થાય તારે ચિત્ત શુદ્ધિ થાય નહી તો બીજો ઉપાય હોય છે કે જેના જરા શાંતિ રહે આ તમને આગું જીવન ના રહે શાંતિ રહે આપણું ગાડું ચાલે તો જે ઉપાય ઉપાય કરવો હોય તો ઉપાય અને જે જે કરવો હોય તો હોય છે તો પેલી ચોપડીઓ મંગાવો ઉપાધિ નો હેન્ડ હોય છે આવું કઈ જગત આવું બિલકુલ કાયમ માટે ના હોય છે કે દરેક વસ્તુની દવા હોય છે દરેક વસ્તુ ની હેન્ડ હોય છે મારી જોડે પચીસ ત્રીસ હજાર માણસો છે એને ચિંતા નહીં વગર ફરે છે જે તો આપની દયાની વસ્તુ વસ્તુ નથી અને એક ચિંતા ત્યાં થાય તો દાવો મળજે એવું કહેલું છે બે પ્રકારના જીવન એક તો ભ્રાંતિમય જીવન અને એક ભ્રાંતિ રહિત જીવન ભ્રાંતિ રહિત જીવનમાં ચિંતા બિંતા કશું ઉપાધિ ઉપાધિ હોય નહીં આ ભ્રાંતિમાં ચિંતા ઉપાધિ હોય ભ્રાંતિ નું સુખે અને સારું લાગતું હોય એટલે પછી અમે બીજો ઉપાય બતાવીએ કે ભ્રાંતિ માં પણ તમને સારું રહે એવો ઉપાય બતાવી દઈએ જો હા એ તો પરીક્ષિત રાજા જેવો સારું રહે એવો ઉપાય બતાવી દઈએ જગત શું છે કોણે બનાવ્યું શા માટે બનાવ્યું આપણે કોણ છે આ બધું શું છે ચલાવે છે કોણ બધા ખોડ તો છે ને કોણ ચલાવે છે ભગવાન ભગવાન ભગવાન એકલો જ કે આખી એસોસિએશન હશે કે એકલો જ ભગવાન સિવાય તો બીજું કશું જ ના બને ભગવાન સિવાય તો બીજું કશું જ ના બને ના બને પાર્ટનર તો છે ને એકલા સંત પાછા ખરા ને સંતો ખરા ને સંતો ખરા ને સંતો તમારા જેવા બધા ખરા ને ના પણ સંતો ચલાવે સંતો ચલાવે સંતો આદેશ આવે આદેશ નો ભગવાન બુદ્ધિ આપે એ પ્રમાણે કરીએ ભગવાન બુદ્ધિ આપે એ પ્રમાણે કરીએ ભગવાન બુદ્ધિ ભગવાન બુદ્ધિ ના હોય સંતો મારા બુદ્ધિ નહીં બિલકુલ ભગવાન એમ કે ના પણ સંતોમાં તો હોય નહીં બુદ્ધિતા લોકો હોય વાળા તો ભગવાન જ હોય ને ગુજરાતમાં અને ભ્રાંતિ રહી જોઈતી હોય તો મને ખબર ક્યાં જો તો તમને તે ચોખ્ખું કરી આપું કાયમ માટે પરમાનન્ટ શાંતિ હા તો એનું સોલ્યુશન જોઈએ ને દરેક ને એનું સોલ્યુશન જોઈએ દરેક ને પરમાનન્ટ શાંતિ નું સોલ્યુશન જોઈએ દરેક ને પરમાનન્ટ શાંતિ પરમાનન્ટ જ જોઈએ પરમાનન્ટ જ જોઈએ પરમાનન્ટ ફરવું પડે પાછળ પડવું છે જ્યાં સુધી એક એક છોડવો કપાસ નો રોપ્યો હોય એને પાણી એને બધું પડે આવડો મોટો થાય તો પણ સાચવવો પડે આવડો થઈ ગયા પછી વાંધો નહીં જો તો જ શાંતિની કિંમત કિંમત થાય ને હા એટલે જ માટે આ આપું છું તો છે હા શાંતિ વધતી વધશે થોડી અશાંતિ હોય એટલે તમને મજા આવે શાંતિ ની કિંમત થાય એટલે અગિયારમું પાન કાર્ડ આ તો ને દાદા આ જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે અંદર તે હું આમ કરી દાદા ભગવાન નમસ્કાર કરું છું સમજ ને હવે પ્રગટ થયા છે એમાં ફેર રહ્યો છે થોડો ચાર ડિગ્રી નો ત્રણસો છપ્પન ડિગ્રી મારી ત્રણસો હાથ એમની છે તો ચાર ચાર પૂરી કરવા સારું હું પણ નમસ્કાર કરું દાદા ભગવાન તો અને તમે સમજણ પાડજો તમને તમારી ડિગ્રી વધે એટલા માટે સબ્જેક્ટ પર સમજ પડે ને અને ધીસ ઇઝ કેશ બેંક આ બોલતાની હાથે તર્ક ફળ આપે એવું છે ને તરફ ફળ આપે એવી વસ્તુ આપણને મળતી નથી કેશ બેંક જોઈએ ઉધાર જોઈએ ઉધાર જોઈએ કેશ બેંક માટે થોડી વાર બોલાવો થોડી વાર થોડી વાર તમે બોલાવો અને ભગવાન દાદા ભગવાન તમારી અંદર છે મારી અંદર પ્રગટ થયેલા તમારા પ્રગટ થયેલા નથી પ્રગટ ધીમે ધીમે થયા કરે જેમ જેમ બોલીએ તેમ થતા જાય જેટલું બોલીએ એટલું થાય અને પછી તરત આનંદ થાય ઉત્પન્ન કેશ બેંક તરત આનંદ તરત થયું ના છે હે તમને લાગ્યું ને મારી લાગ્યું ને તરત રોકડું લોકો લોકો ખાઈએ તેમાં મજા ના આવે આનંદ થયો બહુ વખત આપણું તમે કરતા અવશ્ય કરજો બસ આટલું તમને બતાડું પછી બીજું ફરી ક્યાંય બીજું વધારે બતાવીશ તે એમ તેમ સુખ વધતું જાય તો અત્યારે આટલું કરે તો બહુ થઈ ગયું દાદા અહીંયા આવવાને નક્કી થઈ ગયું કેમ દૂર નથી વધારે હા દૂર નથી તમને માન્યા ના એ વાત છે પણ છતાં માનજો હું કઉ છું તે લગભગ દોઢેક વર્ષની દોઢ લાખ વર્ષની ઉંમર છે એમની હજુ લાખ વર્ષ રહેવાના આપણી ભૂમિકામાં નથી આ ભૂમિકા દુનિયા જે પંદર દુનિયા છે એમાં બધા મનુષ્યો આપણા જેવા જ છે ને ત્યાં છે અને એમની જોડે સીધો તાર મારે જે છે તેથી ડેરાસર બંધાય છે એમનો આપણે કામરેજ આગળ કોલવડ આગળ એમનું શ્રીમદ સ્વામી આરત નો અને જોડે કૃષ્ણ ભગવાન આ બાજુ કૃષ્ણ ભગવાન નું ડેરાસર અને આ બાજુ મહાદેવજી નું ડેરાસર બધું કૃષ્ણ ભગવાન નીચે મહાદેવજી અંબાજી માતા એક એક નિબંધ આપનો વાંચ્યો તો શું કે છે તેમાં આવે અહીંયા મંગાવજો સારું છે રોજ અમારું બોલેલું બધું આમાં આવે છે અને સાંભળવા તો દેશમાં અવાય નહીં પણ આમ તો સારો લાભ મળતો હતો હા ધંધા પર અને આપણે શાંતિ જોઈએ શાંતિ થઈ જાય બહુ થઈ ગયા કઠોર ભાષા તંત્રી ભાષા બોલે તો મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો તમે રહેવાનું અહીં છે સિદ્ધાર્થમાં છે જ્યાં સુધી મને પ્રગટ નથી થયું ત્યાં સુધી આ દશા છે મારી એટલે મનમાં શુદ્ધાત્મા છે માની કરવું ખબર ને જો ડિપ્રેશન આવે કોઈ જગ્યાએ કઈક અડચણ આવી હોય કઈ ખોટે આવી પડી હોય તો આપણે કહેવાનું કે મારું શબ્દ શુદ્ધાત્મા છે મને લેવા દેવા નથી આ એટલે ઠંડક રહે સમજ ને જગત સંતોષ થાય બધું જાણવું ના પડે સંતોષ રહે છે બધા બધું કોણે બનાવ્યું શા માટે બનાવ્યું કોણ કશું કરે છે આ બધું ચલાવે છે કોણ બીજું આણીએ તારે બધું પડે તારે મોટલ તમે ચલાવતા છો બીજું બધું કે તમે ચલાવશો મોટેલે ચલાવે છે કોણ ચલાવે છે ખબર મોટેલે જે ચલાવતા હોય તો કોઈ ના આવવા દે નફો વધારે આવવા દે ધાર્યા પ્રમાણે ધાર્યા પ્રમાણે નહીં ચાલતું નહીં આપડા ધાર્યા પ્રમાણે કોણ ચલાવતું તમને શું લાગે કોણ ચલાવતું કોઈ એવી શક્તિ છે કોઈ એવી શક્તિ છે કોઈ એવી શક્તિ છે કેમ એને એકલે ચલાસ નીકળે નહીં ચલાતી એ માટે તો અમારું જ્ઞાન ઓછું છે આ જગત આપણું જ પ્રોજેક્શન છે બધું જે આપણે જ કરેલું તેનો આ ફળ રાખીએ માટે એવું એવું કઈ પ્રોજેક્શન કરો તો કાયમ સુખ આવે જે જીવ માત્ર ને સુખ આપશો તો તમને સુખ આ ઘેર બેઠા આવશે જીવ માત્ર દુઃખ આપશે દુઃખ ઘેર બેઠા આવશે તમને જે અનુકૂળ આવે તે આપો ભગવાન વચ્ચે હાથ ગાળતો નથી ભગવાન તો દરેક જીવ માત્ર પ્રકાશ આનંદ એ બધું આપે છે ભગવાન આમાં હાથ ગાળતો તમારી જવાબદારી ઘરે ઘરે પ્રોજેક્ટ કર્યું છે તે પણ આ બધું અત્યારે આવે છે આ પ્રોજેક્ટ એવું સુધારો કે આવતો બહુ સારો સુંદર થાય સુધારવાની ઈચ્છા થતી નથી ભગવાન મળ્યા હતા કોઈ વખત મળ્યા હોય તો ખબર કેવી રીતે પડે ભગવાન છે મળ્યા હોય તો કેવી રીતે ખબર પડે કે ભગવાન છે આનંદ થાય ખબર પડે આપીએ તારે આવે દેખાય દિવ્યચક્ષુ આપીએ લેવા માટે તો સત્સંગ કરીએ દિવ્યચક્ષુ લેવા માટે તો અમે સત્સંગ કરીએ ને એમ કે છે દિવ્યચક્ષુ લેવા માટે અમે સત્સંગ કરીએ છીએ એમ કે હા દિવ્યચક્ષુ લેવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ અત્યારે દાદા ભગવાન સિદ્ધિ હું બોલતો હતો તે હું જોઈ બોલતો દાદા ભગવાન તમે બોલ્યા નહીં શું થાય બોલ્યા હોત તો મોડું તો મીઠું થાય બીજી વાત ના દેખાય પણ મોડું મીઠું થાય ને મને તો દેખાય છે હું બોલતો હતો આ દેખાય છે દાદા ભગવાન નહીં આ તો જ્ઞાની પુરુષ છે મય પ્રગટ થઈ ગયા અત્યારે તે હું આમ કરી નમસ્કાર કરું છું કારણ મારે ચાર ડિગ્રી ખૂટે છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અને ત્રણસો સાઠ ડિગ્રી છે તમારી થોડી ઘણી ખૂટતી છે ને ખૂટતી બધી બધી જ ખૂટે છે ના બધી ના કરે બધી તમારે ખબર પડે હિન્દુસ્તાન દેશમાં જન્મેલા ભારત દેશમાં ડેવલપ થયેલા અમને ક્યાંથી ખબર પડે ના પણ અમને ખબર પડે ને દોઢસો ફૂટે <laughs> આ જગત કોને બનાવ્યું જોવાનું નહીં ભારત દેશનો જન્મેલો ખબર અને સારા માં જન્મેલો જન્મ ક્યાં છે એ તો રાજા છે તે દસ દાડા ખાવાના મળે ચોરી કરે ના કરે કરે એવું સમજે તો રાજા એટલે રાજા આવો આવો બોલાવો બધા બેસી શકે ને નથી આવો કોઈ પોલીસે બનાવેલું લાગે નહીં આ દુનિયા કોઈ સમજણ ડાયર વાળા નથી બનાવેલું ના ના ના ના દાદા નહીં દયા માણસે બનાવ્યો તો અડધું સુખી હોય અડધું દુઃખ વારા ફરતી સુખ દુઃખ આયા કરે તો બધા દુઃખી એ તો જેવું કહ્યું એવું કોને મળે ને બાજુ આવ્યું હોય તો બાજુ મળે ઘઉં આવ્યું હોય તો ઘઉં મળે એ તો જેવું કર્યું હોય એવું મળે ને બાજરો વાવ્યો તો બાજરો મળે ને ઘઉં આવ્યા તો ઘઉં મળે ત્યાં જે બનાવ્યું છે ભગવાને તે બનાવ્યું એવું કેવું બનાવ્યું તે બધા નિરૂપણ સુખ દુઃખ વધતું ઓછું થયા પોતે જાતે કરી આવ્યું હોત તો મંગે ના આટલું બધું કર્યું થાય એટલું વધારે શું પણ ના ભગવાન બનાવી નથી આ દુનિયા શું કહે God has not created this hell at all. God is created correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. By fact, the world is the puzzle itself, puzzle થયેલું છે વિજ્ઞાનથી એવું થયેલું છે આજે પછી ફરી ફરીના સાયન્ટિસ્ટ પૂછે છે કે ભગવાન છે કે નહીં ભગવાન જ્યાં હોય ત્યાં દુનિયા આવી દેખાડી આવી સુંદર લાગણી વાળી દેખાય નહીં આનંદ વાળી તમને કે ક્યાં રહે છે તને શું લાગે છે કે ઉપર હું ઉપર બાપો એ રહેતો નથી આકાશ બધે જ્યાં હું તારી લોસ પોપ છો ઓફિસ વગાડી વધારી હતી બધી તમને કહ્યું સાચું એડ્રેસ આપશે મેં ગુલ્લક ગોડ ઇઝ ક્રિએટર વેધર વિસી બોલો ઓર ઇન વિસી બોલો તમારી મારી વચ્ચે ઇન્વિઝિબલ કરીએ છે એટલા બધા છે કે મારી આવડે આવડે આવડે પાંચથી ના દેખાય દૂરબીનથી દેખાય ના દેખાય મોટા દૂરબીન ના દેખાય એટલે ભગવાન દેખાય ભગવાન તો ભગવાન જ છે તમારો ભગવાન છે કોઈને દેખાતા છે કોઈને આ બધા મારી જોડે આ બધા દેખાય તમારા નહીં ગાયમાં કૂતરામાં દેખાય છે દેખાય દ્રષ્ટિ જોઈએ ને દ્રષ્ટિ જોઈએ આ ચામડાના અક્ષિત ના દેખાય ચામડાના અક્ષિત પેકિંગ દેખાય મારી માલ શું છે દેખાય કઈ પૂજ્ય બધું ખુલાસો કરો ચિંતા ઘર છે નહીં છતાં ચિંતાનો વેપાર મળ્યો આ બધું તમારું પ્રોજેક્શન છે માટે પ્રોજેક્શન સુધારજો આપડે વાય જોઈ નહીં વાય દેશમાં વાય હોય છે એની મેં અંદર જઈને બોલીએ કે તું ચોર છે તો વાય છે કે તું ચોર છે આપણે સમજી જાય કે આ ગેર રિવાજ આવો છે આપડે જેવું બોલીએ છીએ તારા પાસે એવી વાત છે માટે આપડે એને એમ તું રાજા છે બસ એટલે રાજા કે બસ આ રિવાજ છે ક્યાંક પણ દુઃખ આપ્યું ગાયું છે મોક્ષ મોક્ષ કેમ મળે ભાઈ પૂછે છે મોક્ષ કેમ મળ્યા પોતે ઓછું સાંભળે એટલે જરા મોક્ષ કેમ મળે મોક્ષ કેવી રીતે મળે મોક્ષ મુક્ત પુરુષ હોય આ બધા દોયડા થી બાંધેલા માણસ આ બાજુ હોય આ બધા દોયડા થી બાંધેલા માણસ હસતા હસતા બધા હોય અને પછી અમારું ક્યાં ગયા તમારે જોડાય જોડાવે વચ્ચે કોઈ જતા આવતા હોય એટલે પુરુષ મોક્ષ આપે બધા બંધાયેલા તો આવે કોને જોઈએ તમારે કોઈ કોઈ જોઈએ માં સંસારનો સુખ નથી એવો અનુભવ થઈ ગયો છે અનુભવ થઈ ગયો સંસારનો સુખ નથી એવો અનુભવ છે અનુભવ છે શાંતિ ના હોય મનની શાંતિ ના હોય શાંતિ છે બધી હોય ત્યાં ગમે ને નામ લખાઈ દેજો નામ લખાવા તૈયાર થયા છે અહીં આવો તમે આ લોકો કહે છે મોક્ષ અમારે બધા જોઈએ છે શું કરવું આપડે ના કહેવાય નહીં આપણી પાસે ના નહીં શોખ હોય તો હજી ના કહેવાય કેવી શું છે તેની સુખવાથી બરાબર બોલાવો તારે મમો અઈ હંતાણમ આપણે ભક્તિ કરીએ છીએ તેમની કીર્તન કરીએ છીએ એટલે ત્યાં છે રોકડા આજે અત્યારે કૃષ્ણ ગરબા બેઠા હોય આપણે હમા કરીએ એના જેટલું ફળ મળે એવું માટે કરજો આ તમને દેખાડ્યું લે ભગવાન જોડે તાર જોડે કહી આમ સારું આ પોતાના આત્મા જાણે આપ્યું તો પોતાના આત્મા કોણ છે પોતે આત્મા છે આ ચિંતાથી પોતે જીવું છે એવું આપણને લક્ષ્ય વ્યક્તિ નિરંતર રહે તમે ગમે તે ખબર કે ને વિધિ કરે તેમાં ચાલીસ આપણી ને ચાલીસ પાર્ટનરોની ચાલીસ બે બે પાર્ટનર છે ટિપ્ટન જોર્જિયામાં એસી રૂમ છે એ બાજુ બધા હા એટલે ચાલીસ રૂમ ત્યાં અને જેક્સનમાં બે પ્રોપર્ટી છે એક સો ની ને એકસો બાર ની તેમાં પચાસ ટકા આપડા સો રૂમ ત્યાં અને દોઢસો બીજી ત્યાં હવે ત્રણસો એક રૂમ કેવાય હજુ પાસઠ જોવે ત્રણસો પાસઠ જોવે વર્ષ ના દિવસ ત્રણસો ને પાસઠ જોઈએ એક વર્ષ ના દિવસ ત્રણસો પાસઠ એટલી રૂમો જોઈએ પુણ્ય ફળ હતા ને તો બધા ઘણા ભાઈઓ જ્ઞાન લેવા માટે તૈયાર થયા આપણી પાસે ટાઈમ હતો ને એટલે આપણે રાખ્યું નહીં તો એમાં તારુભાઈ નું એમ કેવું એવું બધું પુણ્ય ક્યાંથી હોય છે <laughs> વગર મુહૂર્ત ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ એનાથી પણ કે કઈક જીવોની હિંસા છે અને પડછાયો પડછાયો પડે એની પાછળ આપણો જે પડછાયો પડે એની પાછળ પણ કઈક જીવોની હિંસા છે વાત કરી આ આ બહુ દોડલાયા માણસોની વાત તો હાથી છે પણ જે વખતે જે જરૂરિયાત છે તે વખતે તે શોધખોળની જરૂર છે બરાબર જે જરૂર ના હોય તેને બિલકુલ કોલેજ ની વસ્તુ આજે ચોપડી લાવવાની જરૂર શું છે કોલેજે ગયા વગર મોક્ષ થાય કે કેમ બધા પાપ હોય જતા એમની પડછાયામાં જીવ છે બધા કોલ વગેરે દોઢ દાયા ઉઠતા અમે રખડી મારે અમે એની વાતચીત કરવી એ ગુનો છે અને સેલમાં ગાલી દેવો બરાબર પછી પડછાયા બીજું કે સત્સંગ થયેલો હશે ને એની કેસેટ એમણે સાંભળી હશે એટલે કે આ બધા જીવો હોય છે એમને ખબર જ નથી એમ બીજું કઈ નહીં બીજું ક્યાં કરતા હતા બસ એ બે જ મને યાદ છે આગળ બધું ખ્યાલતા નથી એ બે જ વાત ભાઈ બીજી કઈ વાત ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી એવું છે ને આ જગત માં જે વ્યવહાર ચાલુ થઈ ગયેલો ને એ વ્યવહારમાં ઊંડા બહુ ના ઉતરવું ચાલુ થઈ ગયો વ્યવહાર જગત જોઈ જઈને આખું જગત હિંસામાં પડવાની ઈચ્છા ના ધરાવે સંજોગો અનુસાર લાકડા ખૂટ્યા હોય એ બધું ખૂટ્યું